તમે એ હું તો અહીંયા જ છું ભાઈ સાંભળો સાંભળો મારા નાના મોટા ટાબરિયો આવી ગયા બધા હા આવી ગયા આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મહેસાણામાં બેઠા બેઠા શર્મિષ્ઠા વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ કેવલ પણ છે સાંભળો સાંભળો મારા નાના મોટા ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે ચતુર વાંદરો ધ્યાનથી સાંભળજો હો ભાઈ એક હતું જંગલ શું હતું જંગલ આ જંગલ આ જંગલમાં બહુ મોટું તળાવ હતું હો ભાઈ શું હતું તળાવ તળાવમાં રહેતો હતો એક રાક્ષસ એને મોટો મોટો રાક્ષસ રાક્ષસ તો બધાને ખાઈ જાય હો જે કોઈ પાણી પીવા આવે ને એને ખાઈ જાય તળાવમાં પાણી પીવા આવે એને રાક્ષસ કોળિયો કરી જાય ભાઈ પણ રાક્ષસ ને હતું વરદાન એનું બળ તો જળમાં ચાલતું બહાર આવે એ પોતાના પગ પર ઊભો રહે એટલી એ શક્તિ રહે નહીં એને તો જે કોઈને મારે એ તો તળાવમાં પાણી પીવા આવે એને જ મારે જળનો જતો રાજા જળમાં મસ્ત થઈને વિચરે આમ તેમ ઘૂમે ને બધાનો શિકાર કરે રાક્ષસ જળમાં આવનાર કોઈ બચે નહીં ઓ ભાઈ ફરતો ફરતો ફરતો એવામાં એક વખત છે ને તળાવમાં પાણી પીવા માટે વાંદરાની ટોળીનો સેનાપતિ મોટો વાંદરો આવ્યો આવું સરસ મજાનું સરોવર છે ઓહો પણ કોઈ પ્રાણી કેમ દેખાતું નથી વાંદરાના સેનાપતિએ તો વિચાર્યું ઓ વાંદરાભાઈએ વાંદરાને તો બહુ આશ્ચર્ય થયું એણે પોતાના વાંદરાઓને આગળ આવતા રોક્યા બીજા વાંદરાઓને એ કોઈ આગળ નહીં આવતા થોભો કોઈ તળાવે પાણી પીવા ઉતાવળા થશો નહીં અહીંની શાંતિ ભયંકર છે તળાવના કિનારે જવું બહુ ભયાનક છે થોભો હું જાણું છું પાણી જોઈને તમારી તરસ ઉઘડી છે ને બધાની પણ થોડીક ધીરજ રાખો હું એક ઉપાય શોધું છું જેથી આપણે પાણી પી અને બધા અહીંથી જલ્દી જતા રહીએ એટલે વાંદરાના સેનાપતિએ મોટા વાંદરાયામ આજુ ને બાજુ બાજુ ને આજુ નજર કરી ભાઈ એની નજરે કેટલા કમળ પડ્યા હો કમળના પાક ખીલેલા ફૂલ હતા અને કમળની લાંબી લાંબી દાંડી હોય ને એ દાંડી અંદરથી પોલી હોય ભૂંગળી જેવી વાંસળી જેવી એટલે એણે તો એક કમળની નાળ પકડી કમળની દાંડી પકડી અને પાણીમાં ધીમેકથી સરકાવી અને પછી મોજથી છે ને ભૂંગળીનો એક છેડો મોઢામાં રાખીને તળાવનું પાણી ચૂસવા લાગ્યો હા એને જોઈને એક એક કરીને બધા વાંદરાએ પાણી પી લીધું ઓ ભાઈ તળાવમાં ગયા વિના જ પાણીની અંદર બેઠો બેઠો પેલો રાક્ષસ આ બધું જોતો હતો એને પહેલા તો થયું કે આટલા બધા વાંદરા આજ તો મને પૂરેપૂરો ખોરાક મળવાનો પણ વાંદરાએ જે વિચાર કરીને બધા વાંદરાઓને પાણી પાયું એટલે તો રાક્ષસને આ વાંદરાની બુદ્ધિ માટે માન વધી ગયું ભાઈ શું વધી ગયું માન <laughs> રાક્ષસે પાણીમાંથી મોં બાર કાઢીને વાંદરાને કહ્યું હે વાનર રાજ હું તારી આ યુક્તિથી પ્રસન્ન થયો છું તારી બુદ્ધિથી આજ સુધી આવી રીતે મારા તળાવમાંથી પાણી પીને કોઈ બચી શક્યું નથી પણ તે કમાલ કર્યો તે તો એકલાએ જ નહીં પણ તારી આખી ટોળકીને પાણી પાયું અને મારાથી બચાવ્યું પણ ખરા ધન્ય છે તારી બુદ્ધિને ધન્ય છે હું ઘણો તારા ઉપર ખુશ થયો છું હું તને એક રત્નની માળા આપવા માંગુ છું અહીં આવીને લઈ જા પણ વાંદરો તો ચતુર હતો ભાઈ એને તો ખબર હતી કે આ મને બોલાવીને મારી નાખશે એટલે વાંદરાએ કહ્યું અરે ના મારે કોઈ રત્નની માળા જોતી નથી અમે તો આ ચાલ્યા એમ કરીને હુપ હુપ હુપ કરતા બધા વાંદરા તળાવની પાસેથી જતા રહ્યા અને રાક્ષસ તો ભૂખ્યો ભૂખ્યો મરી ગયો હો ભાઈ તો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો